સુધારતા અને પૂછગર શૌચાલય નું ભોજનાર એટલે વસ્તુ છે જરૂરિયાત વસ્તુઓ ભોજનાલયમાં જાય અને છોડવાની વસ્તુઓ શૌચાલયમાં જાય બે જ વસ્તુ છે માયા માયા કોને કહેવાય ઓળખાવો માયા કોને કહેવાય એ ઓળખાવો માયા કોને કહેવાય માયા માયા માયા આ લોકો છોકરાને બે ત્રણ વર્ષે છોકરો જુએ એટલે લઈને ઉચકીને આમ દબાવા છે હાથીએ તો વાર ને લીધે જયારે વધારે ડબી જાય ને ત્યારે છોકરી બહુ દબાવે એટલે વસ્તુ કરી લે છે જો માયા રંગ છોકરો આ માયાનો રંગ માયાનો છોકરી વસ્તુ કરી લે આ માયાનો રંગ છે બહુ દબાવીએ એટલે છોકરું શું કરી શું થાય કૂતરા જોડે માયા કરે પછી આમ પંપા પંપા કરે પણ જીત સાથે માર ના કરે બરાબર હા જીત પંપા મોટું કર્યું ને વિતરાગ રહે જોન તો માયા થશે વિતરાગ સ્થિર કરે રાગ દેશમાં પડેલો માણસ વિતરાગ સ્થિર કરે હું કપિલ વિષ્ણુ એ જ માયા કપિલભાઈ છું એ મોટા મોટી માયા હું કપિલભાઈ છૂટ્યું કપિલભાઈ ઓળખવાનું સાધન છે લોકોને આપણે હું કપિલભાઈ છું એ first wrong belief wrong belief બેઠેલી અને પછી આ બાજુ ધરી સેકન્ડ રોંગ બિલીફ અને મામો છું અને કાકો છું અને કુઓ છું જૈન છું બધી રોંગ બિલીફ કેટલી બેઠી છે હું વકીલ છું આ રોંગ બિલીફો જ્યાં સુધી હોય ત્યાં સુધી લાઈટ બિલીફ હોય નહીં રાઈટ બિલીફ એટલે સમ્યક દર્શન તાર રોંગ બિલીફ પણ ફ્રેક્ચર કરવામાં આવે ત્યારે રાઈટ બિલીફ બેસે સમજી આ રોંગ બિલીફો જાણતા નથી પોતે અને પછી ફ્રેક્ચર ચીજ કરી શકે કરી શકે ધ્યાન રૌદ્ર ધ્યાન બંધ થાય ત્યારે જાણું મોક્ષ હાથમાં આવી ગયો ક્યારે જાણું આજ ધ્યાન રૌદ્ર બંધ થાય બિલકુલ બંધ થઈ જાય ત્યારે સંયમી કહેવાય શું કહેવાય સંયમી સંયમી અને સંયમ થી મોક્ષ છે આર્થ ધ્યાન રૌદ્ર ધ્યાન બંધ કરાવવાની ક્રિયા જ્ઞાની માર્ગ પુરુષ માં થાય એને એને રિક્ષા કહેવાય છે એને શું કહેવાય છે આ જે સંયમ બહાર લેવાય છે વ્યવહાર સંયમ છે દાતો સંયમ નથી આ બહાર કેટલી સંયમી પુરુષો આવ્યા છે વ્યવહાર લોકો કે છે કે સંયમી પણ દાતો ભગવાન ના કે ભગવાન ના ભગવાન તો કુત્યાગ છે કુત્યાગ કુત કુગુરુ એવું કે બધા અહીં ચાલે છે અત્યારે બજારમાં ભાવ ભાવ ચાલુ જ છે બજારમાં ભાવ ચાલ્યા કરે નહીં બાકી સંયમી કોણ કે જેને આર્થિક લોક એટલે ન હતા એ થઈ થોડી વાતચીત કરતા દીધો થોડી બે વાત કરી એવી બીજી વાતચીત મૂકજો મૂકવા વાંધા નહીં આ બધું આપણું પોતાનું જ છે બધું કોઈ જુદું નથી જીવ ક્યાંથી આઝાદ છે દરેક જીવ ક્યાંથી આવ્યા હશે દરેક જીવ ક્યાંથી આવ્યા હશે બીજે ક્યાંથી આવવાનું પણ એનું ઠેકાણું તો હોય ને મુંબઈ થી આવ્યા એનું ઠેકાણું હોય ને જ્યાંથી આવવાનું હોય તેનું ઠેકાણું હોય ને આયા ક્યાંથી આયા ક્યાંથી આયા હા એ અનંતકાળથી આયા છે અનાદિથી ચોક્કસ આયા ગયા દેખાય છે આયા ગયા દેખાય છે શેઠ શેઠ બેરુદી જ છે આ કઈ ઉત્પન્ન થયેલું હોય તે આય જાય કરે છે ઉત્પન્ન નવું થતું નથી આટલા જગ્યામાં બહાર પાછું કઉ ત્યાગ કરજો ઊંચી કક્ષાના જેને મોક્ષ હોય ને તેને તમે કહ્યું ને બહાર ત્યાગ કરે તો આપણે એને કહીએ અને ભગવાન માથે તેવું કહીએ બધા સંતો કહે ને ભગવાન ગોડ ઇઝ છે અમે કહેવા લાગીએ અહીં વાસ્તવિકતા હોય શું હોય વાસ્તવિકતા હોય બાર ક્રાંતિ બારથી ક્રાંતિ એ જ્ઞાન ક્રાંતિ જ્ઞાન છે ગોડ ઇઝ ક્રિએટર એ બધું જ્ઞાન છે એ એમની ભાષામાં બરોબર છે એ સુભાષ સુધરા માટે માર્ગ છે કેવો છે અને આ શુદ્ધ માર્ગ છે શુદ્ધ માર્ગ માં ના જોઈએ ભ્રાંતિ ત્યાં આગળ ભ્રાંતિ જ છે તો કોઈ જીવને શરૂઆત કે શુદ્ધમાં કોઈ શકતો નથી ત્યારે તો ને શરૂઆત થી શુદ્ધ માર્ગ તો હોય શકે નહીં ને પહેલા તો અશુદ્ધ શરૂઆત કોને બાર પોથી ભણે શરૂઆત કહેવાય અને પછી નજીક જાય બાર પોથી ભણે શરૂઆત કહેવાય બાર પોથી ભણે એ શરૂઆત પછી મેટ્રિક મારી વાત એકાદા અક્ષરમાં સમજી જાય તો હું તો ભણ્યો નથી તો ના ભણ્યો હવે એવી સમય શક્તિ ક્યાં બધાને હોય છે એવી સમજણ શક્તિ બધાને ક્યાં હોય એવી સમજ શક્તિ બધામાં ક્યાં એ શક્તિ પ્રમાણે કહ્યું કે આટલો ભરેલો છે એ તો બરાબર છે જ્ઞાની બાળકો નિર્ણય કરશે કે અમારના આટલા કક્ષામાં છે તો સામાન્ય તો બધા એવી કક્ષામાં હોતા નથી એટલે કોઈ બાળકોની બનવો કોઈ ત્રીજી બનવો કોઈ મેટ્રિક બનવો કોઈ પીએચડી થયો હોય એટલે જુદી જુદી કક્ષાઓ છે અને વિકાસ પણ કામ થાય છે આ એક અવતારથી નથી આ કપિલભાઈ અનંત અવતારથી ઘટક ઘટક કરે છે બહુ અવતાર સુધી ઠેઠ મોક્ષ માર્ગના મોક્ષ માર્ગના ચોથા સુધી પહોંચેલા હતા અને ત્યાંથી પાછા ભરેલા છે અને પાછા એ કર્યો આવ્યા છે એટલે કોણ ઓળખાય છે ઓળખાય છે એની શું સમજ છે એના બધું ઓળખાય ક્યાં ડેવલપ બધા થયેલો છે કે નહીં તો બાકી આ મોટા મોટા સ્થાન હોય ને પણ સંજોગોને આધીન મજૂરી કરવી પડતી હોય ત્યારે સંજોગોને આધીન રહેવું પડે શું થાય છૂટકો બધું સંજોગ આધીન દુનિયા છે અને પછી પઝલ છે પઝલ નથી છે કીર્તન પોતાનું ન્યાય થયું છે માંથી કે આપતવાણી માંથી બોલો તો મોટા મોટું ટેન્ડર કર્યું ટેન્ડર મોટું કર્યું હા ત્યાં ટેન્ડર જ હતું છેલ્લું પેશન ઉતરવાનું બીજું કઈ સુધર ઘણા ઘણા બી જતો બીજા ખીચડો ભરા કરે આ એકલું બાકી છે તમારે પૂછવું નથી કે થયું ખરાબ સમજી ગયું જગત જગત સમજી લીધું આજે જાણેલું હતું ને તે બધું ખોટું હતું બધું લૌકિક જ્ઞાન હતું શું હતું લૌકિક આવે તો બધું એનું ખોટું ધરતી પર મનુષ્ય જો વધારે વધારે કોઈ પણ પ્રાણીને જો ટોર્ચર કર્યું હોય કે પાપ કર્યું હોય તો ગાય સાથે કર્યું છે ગાયના વાછેડાને એને નપુષક બનાવ્યો એની પાસે કઠોર કામ કરાવડાયું અને આટલા બુરા કૃત્ય કર્યા બાદ પોતાના પાપી કૃત્યને ઢાંકવા માટે મનુષ્યએ ગાયનું પૂજન કરવાનું શરૂ કર્યું આટલો મોટો ઢોંગ મનુષ્યએ કોઈ પણ પ્રાણી સાથે નથી કર્યો પોતાના કોઈ આવા પાપી કૃત્ય માટે મનુષ્ય બીજી કોઈ જગ્યાએ નથી કર્યો એ બાબતમાં દાદા ભગવાન શું કહેવામાં મનુષ્ય ગાય સાથે જે વર્તાવ કર્યો છે એવો કોઈ પણ જનાવર સાથે ગેરવર્તાવ કર્યો નથી એનું દૂધ લીધું એના વાછરડાને છે તો નપુસ્તક બનાવીને એની પાસે બહુ જ કામ લીધું અને આ બધું કર્યું અને પછી પાછું ઉપરથી ગાયનું પૂજન કરીને પોતે જે કંઈ પાપ કર્યું દુષ્કૃત્ય કર્યું એનો દહન કર્યો કે છે એને આ ગાય ગાયને પાછળ જે દુષ્ટ કૃત્ય કર્યું તો એને ઢાંકવા માટે પાછું એને પૂજા કરી એટલે ઢોંગ કર્યો તો કે હા મનુષ્ય આવું કર્યું કે છે તો આ વિશે આપ શું કહેવા માંગો છો એવું કશું કર્યું નથી એવું કશું કર્યું નથી એ તમને દેખાય છે આપણે બધા પટેલ છીએ જાણીએ છીએ ગાયના વાછેડાને નપુંસક કેવી રીતે કરવામાં આવે છે બહુ જ એક ટોર્ચરિંગ કામ કરતા હોય એ આ જે ગાયના વાછરડાને નપુંસક કરે છે ગાયના વાછરડાને નપુંસક કરે કરે છે કર્યો હોય બીજાને ત્યારે જ નપુંસક આપણા આપણા ફાયદા માટે કરીએ આપણા ઓર્ડર નહીં કરતા કોઈને કર્યો હોય ત્યારે પકડી કરે છે એટલે બધો આ બધો નાખવો જોઈએ આ જગતમાં જે દેખાય છે બધા ભલા છે નવું નથી રિવેન્જ જે દેખાય છે એ બધા ભલા છે પરિણામ તમે જે જુઓ છો ને બરગા જા દયે કાઠી કરે છે કેલે ગંતીલે પર ના કરે તો કેલે જીલે જો તે કરે કે એ તો કાઠી ના કરે ગંતી પર થાય છે કાઠી કરે નું ગંતી છે તો કે એ લોકો નહી પાતા કે એ લોકો પાતા ત્યારે કાઠી કરેલા લેવાય જે ઉપાતા ઉપાઠી કરેલા લેવા કેડી પરણું ગંતીલે પર હવે ફાંસી કરી અહીંયા એને નપુંસક કર્યો એ ખોટું કૃત્ય છે કે સાચું કૃત્ય છે એ નિર્ણય આપણે નથી લેતા પણ એ કર્યા બાદ મનુષ્ય પાછું એનું પૂંજન કરીને દોડ કેટલો કરે છે એમ આ જે ખાંસી કરે છે એ વસ્તુ બાજી મૂકે પણ એ કર્યા પછી પણ મનુષ્ય ગાય નું પૂંજન કરે છે ખોટો ડોળ કરે છે ખોટો ડોળ નહીં કરતો ખોટો ડોળ નહીં કરતો આપણે પૂજન કરે આપડે કારણ કે એમને જ્ઞાન છે કે તાપમાં યોગી પુરુષો આવે છે કોણ આવે છે યોગી પુરુષો જે બહુ શોધ્યું હોય છે ને તેમનો જાનવરમાં થાય ત્યાં ત્યાં આવે પછી એટલે આપણા લોકો યોગી પુરુષ તરીકે દર્શન કરે છે આ નાગ પૂજા કરે છે અત્યારે કોઈ પાપના આધારે આવો થયો પણ આપણે પૂજા કરો શું કહ્યું ને અને આ ગાય એ ગાય સંતો વાળી આવત કરે જાનવરનું ગ્રહણ થાય ને તો સંતો આમાં આવે ગાયમાં આવે બધી રીતે ઉચકારી હોય એમાં એમનું દૂધ ઉચકારી હોય એનું ખાણ ઉચકારી હોય એનું ઈડી ઉચકારી ઉચકારી હોય બધી જ ઉચકારી હોય પણ આપણે છે આપણને જો હું તમને કહું બકરીની પૂજા નહીં કરતા ગધેડાની પૂજા નહીં કરતા કૂતરાની પૂજા નહીં કરતા અને ગાય અને પેલી બાજુ વેચાણું કહ્યું નાગરી બે પૂજા એટલે બહુ સખત વૈજ્ઞાન છે ગપ્પું નથી આ જગત બિલકુલ બોલે ગપ્પું નથી બીજો સવાલ મારો છે એક જગ્યાએ એક માણસ કોઈનું મર્ડર કરે અને એક સોલ્જર લહેરા મેદાનમાં હજારો માણસોને મારી નાખે ભગવાનની દ્રષ્ટિએ શું ગણાતું હશે એક એક માણસ કોઈનું ખૂન કરે અને બીજી બાજુ એક સોલ્જર લડાઈના મેદાનમાં હજારો માણસોને મારી નાખેલી તો ભગવાનની દ્રષ્ટિએ આ બંનેનું શું મૂલ્યાંકન હશે પૈસાની દ્રષ્ટિએ શું છે એમાં કુલ કહે છે એને ભગવાનની દ્રષ્ટિએ ગુનેગાર ગણવામાં આવે છે ગુનેગાર ગણવામાં આવે અને પેલો રળીમાં હજાર વાંધા ત્યારે ગુનેગાર ગણવામાં નહીં આવતો આપણે નથી ગણતા પણ ભગવાન શું ગણતો હશે એનું પેલો કુલ કરવા માટે નથી નીકળ્યો એ તો એના કમાન્ડર ઓર્ડર પાડવા માટે નીકળ્યો છે એનો હેતુ કુલ કરવાનો નથી કમાન્ડર નો ઓર્ડર પાડવાનો હેતુ છે શું છે જેનું ઋણ થતું હોય તેનું કાર્ય કરવા માટે અને આ કુલ કરનાર તો પોતે જાતે જ કુલ કરે છે આગળ છે એવું ગણે કે કોકે કરાવેલું હોય તો બે ભાગે વેચી જાય ને અને કરનાર બંનેનો ભાગ વેચી જાય ખબર ને ખૂન કરવું એ તો બહુ મોટો ગુનો કહેવાય ખૂન કર્યું કે ખૂન કરનારનો ગુનો અને જેનું ગુણ થયું તેનો પોતાનો વિચાર જેનું ગુણ થયું તેનો પોતાનો વિચાર પેલે કશું કર્યું નથી પોતાનો વિચાર બની ગયો અને ખૂન કરનારા એનો ગુનો કર્યો તે જયારે એનો હિસાબ મળશે ત્યારે અત્યારે હિસાબ મળ્યો નથી એ જયારે પકડાશે ત્યારે એનો હિસાબ થશે અને જેનું ખૂન થયું તેનો હિસાબ મળી ગયો તમારા વકીલો શું કે આંખે દેખું કે ને કર્યું આંખે દેખા કે પાછી મોતિયાવાળી વાત કરી માથે કોઈ આવ્યું છે કોઈ આવ્યું છે કાળી ના મંદિર માં બળી આપે છે એ પાપ છે કે પુણ્ય કાળી ના મંદિર માં બળી ચડાવે છે તો એ પાપ કે છે કાલિકા માતા ના મંદિર માં બળી બળી ચડાવે છે ને બકરો તો કે પાપ કેવાય કે પુણ્ય કેવાય એ ચરાવનાર આપણે પૂછીએ રે કે તારું શું શું મારું છું આમાં હું પૂર્ણ કરું છું તો બકાર પૂછીએ તું શું માનું છું ત્યાં આ માણસ છે એ બધું પૂછીને તારે કાઢી તારી રહે નહીં બકો એમ કે આ પૂરી છે પેલો મારનાર કે હું પૂર્ણ કરું છું માતાજી કે એ ધરે કે અમારે ના કહેવાય નહીં ફૂલ લેતો નહીં તો ઘરે પગ ના રહી નહીં થાય માતાજી શું કરે બધું પોતાની જવાબદારી છે જે કઈ કરવું તે બધી પોતાની જવાબદારી સમજીને કરજો પછી ગાય પછી મઉ ચડાવો બકરો ચડાવો કે પછી માણસ ચડાવો કોઈ ના માણસ કરી પણ ચડાવતી વખતે ખ્યાલ રાખજો કે હોય સોળ નુકસાન લીધી આપણી છે માતાજી નદીઓમાં શું છે પાપ પૂરી વાત તો જવા દેવો પણ સોળ સોળ નુકસાન આપી છતાં એવા જો એક એવું લોક છે કે એ મંસાહારી પોતે છે દેવ લોકો અને મંસાહાર માગે જ છે ખરા એવા જ છે આ બધું રાંધેલ નથી આ પણ એવું એકાદ દાખલા માટે બીજા એનો હો લાભ ઉઠાવે બીજા નવાણું એ લાભ ઉઠાવે મારે ભૂલ એકાદ સાથે હોય કારણ કે મંસાહારી જેવો છે જેમ મંસાહારી જાનવર હોય ને એવા મંસાહારી દેવો છે મંસાહારી માનુષ્ય છે બધું છે ભૂત યંત્ર દંડ એમાં અમુક મંસાહારી હોય અમુક અમુક ના હોય શાસ્ત્રોમાં એવું વચન આવે છે કે દેવોને તો માનસિક આહાર હોય આપણે જો સૌના આહાર હોય નહીં શાસ્ત્રોમાં શાસ્ત્રોમાં એવું વચન છે કે દેવોને કહે છે કે માનસિક આહાર આપણા જેવો કવલ આહાર ના હોય દેવો દેવોને માનસિક આહાર હોય આપણા જેવો કવલ આહાર ના હોય સ્થૂળ આહાર ના હોય એ લોકોને એ તમે જુદા દેવાની વાત કરો છો એ દેવાની જુદા દેવાની એ ઉપર ના દેવાની બીજા બીજા ડોળો ભુવનવાસી વંચા ડોળો છે આપણી નીચે છે તે ડોળોને આપણા જેવો આ છે તો અને મંસાહાર એવું કરે પણ મંસાહાર ફૂલ ના ખાય ફૂલ નહીં એની સુગંધી ના સુગંધી ના ભૂખ્યા ફૂલ ના ખાય અને આ ઉપર વાળા જે છે તે તો મંસાહારી સુગંધી ના લે એટલે આપણે જલેબી ને બધા એની અને સુગંધી ક્યાં જવાની જેથી આપણે કહે ને ભાઈ યાર દેવલ ધરાઈ ખાવ દેવન ધરાઈ જવું એમ કે છે Oh. અંદર ખરી પડે કરને આધાર ના આપો તો કર્મ એના કાળે ખરી પડે આધાર આપો તો કઈ ના પડે એના આધાર આપે હું કરું છું એ આધાર આપે કઈ તારીખ પચીસ आठ इक्यासी महात्मा रसिक भाई कांति भाई पटेल ने क्या भजरवाईपुर खत्रीपुर बड़ोड़ा सवार पच्चीस आठ क्या सवार तो अहंकार આ વિચારો બધા આમ તૈયાર થયેલા હોય એટલે પહેલા એ થઈ ગયું હતું હિસાબ હું આજે મેં લખ્યું છે આ અહીંયા આ પ્રતિષ્ઠિત આત્મામાં આ મન જે સ્પંદન સ્વરૂપ લખ્યું અને અહંકાર ભર્યો એમાં મન સ્પંદન કરે છે મન બેઠા મન સ્પંદન કરે હા આ હું જે રિહર્સલ કર્યું તે વખતે વિચાર થઈ ગયા એ વિચાર અત્યારે આવે છે મૂળ બધાનું સ્પંદન કરે છે હવે જો વિચરે નહીં તો કશું થાય નહીં એટલે પોતે વિચરે નહીં હવે પોતે વિચાર નહીં તો પછી વિચાર નથી બરાબર છે વિચાર નથી હા હા એમ મારો મુદ્દો કહેવાનો પ્રાપ્ત એટલે અહીંયા આ જે આપણું લક્ષ્ય છે જે લક્ષ શુદ્ધાત્માનું વેપારાયું છે એનું જે આપણું વસ્તુત્વ એની સમજણથી આપણે નિર્વિચારી જ છીએ નિર્વિચારી જ એમ આ કન્સેપ્ટમાં બરાબર છે આગલો જ આ કન્સેપ્ટ એનું મિકેનિઝમ સમજવા માટે જે વાત કરી તમે આ તો પહેલાનો વિચાર કરેલો છે વિચાર દેખાય હા બરાબર હવે ફરી પોતે જો ન કર્યો તો ફરી વિચાર ઉત્પન્ન થાય નહીં બીજા પહેલાના જે આ મિકેનિઝમ આ મિકેનિઝમ બરાબર સમજવા માટે આ કેવી રીતે ઉભું થયેલું છે એ માટે આ અગાઉ અગાઉનું મિકેનિઝમ પ્રતિષ્ઠિત આત્માનું મિકેનિઝમ કેવી રીતે ઊભું થયું છે વૈજ્ઞાનિક રીતે એ સમજવા માટે આપણે કહ્યું કે મન પહેલા સ્પંદનો કરે છે મન એટલે આને મનમાં એમ ના લાગે કે હું આ કરું છું હા એ બરાબર છે અત્યારની વાત આધુનિક હા એ સમજણ તો એવું તો બેઠેલી છે સમજણ શ્રીમદ રાત્રે કહ્યું કર વિચાર તો પામે એના ઉપર ક્રમિક મારવું એવું જોઈએ ક્રમિક માં બરાબર છે અહીંયા આગળ વિચાર તો દર વસ્તુ છે બરાબર છે એ તો બરાબર વિચારથી કર્મ બંધાયું હા ક્રમિક વ્યક્તિ હા એકદમ આપણે સમજી આપતા સૂત્રમાં એક લખ્યું છે કે તત્વ સ્વરૂપે જ્ઞેય તત્વ સ્વરૂપે જ્ઞેય તમને હજી ન સમજાય એમ તમે લખ્યું છે તો મેં પત્રમાં લખેલું તત્વ સ્વરૂપે જ્ઞેય તમને ન સમજાય એમ તમે લખેલું છે કે જે કેવળ દર્શનમાં જ માલુમ કેવળ જ્ઞાનમાં જ માલુમ પડે તો તત્વ સ્વરૂપે મેં એ તો જો આપ સૂત્રની વાત કરો છો કે બીજી વાત કરો છો તમે સૂત્રમાં આપતસૂત્રમાં સૂત્રમાં તમે એ છેલ્લે બે લાસ્ટમાં એમાં એક મેં તમારે લખ્યું છે તત્વ સ્વરૂપે ગણાય છે તત્વ સ્વરૂપે પણ એમાં લખ્યું છે કે તમને ન સમજાય તો હું જે સમજ્યો છું તો તમે એ આ ફૂટબોલની વાત કરો છો તો અહીં લાવજો ને અહીં ને યાદ ના રહે હા સમજી ગયું અને બીજું ભાવ આ તો બધું વિગતવાર જુદા જુદા દર્શાવીને વિગત કરી દીધી તો બધી રીતે સમજી જાય એમાં હા હવે હા બરાબર એ લાવજો પુસ્તક હા ભાવ જો ઉભો થાય છે પ્રતિષ્ઠિત એવું જ્ઞાન ને આધારે જ ઉભો થાય છે ને તો જે ભાવ ઉભા થાય છે ભાવ ત્યાં આપણે પ્રતિષ્ઠિત આત્મામાં જે આપણે વ્યવસ્થિત વ્યવસ્થિતને આધીન મૂકવું ને આધીન નૈમિતિક રીતે જે ભાવ ઉભો થયો તે આપણે જે જૂનું જ્ઞાન દર્શન છે એના આધારે ઉભો થયો ને એટલે અત્યારે જે આપણું જ્ઞાન દર્શન છે એ તો ખાલી આ દ્વિ જોવા જ કરવા કરે સુધાર્થાને જોવા દેવા નથી ને એટલે જૂના માર્ગદર્શન ના આધારે એનું કર્તવ્ય નથી અત્યારે કર્તવ્ય નથી તો બરાબર એ માનવ તો કર્તવ્ય હા એ તો એમનું ગયું બરાબર હા એ તો પછી એક વાર નૈમિતિક થયું એ નૈમિતિક રીતે તમે મૂક્યું છે એટલે અત્યારે તો હવે સંપૂર્ણ પરસત્તા બની ગઈ ને એ પણ ભાવ સત્તા અને પોતે નૈમિતિક રીતે ભાવમાં જોડાયો છે એટલે નિર્દોષ છે પોતે નૈમિતિક રીતે એમાં જોડાયો છે એટલા માટે નિર્દોષ મૂકેલો છે ને નિમિત્ત રૂપે નહીં આવે છૂટાય એવું છૂટાય આપડે તો છૂટા થયા ભલે આ તો નિમિત્ત નહીં કશું લેવા જાય છે હા એ તો બરાબર હા એટલે બધું છૂટા પણ રહેવું જોઈએ એ પણ હવે એ રીતે જે વધારે આપણે ક્લિયર થઈ જવું જોઈએ તમારી જોડે જે કોઈ ગુજવાડામાં ક્લિયર થઈ જવું જોઈએ એ વસ્તુ આપણે વાત કરું છું વર્તમાન પહેલેથી જો લઈએ જ્ઞાતા ભાવ જ્ઞેય ભાવે દેખાય ત્યારે પોતાના સ્વભાવમાં બીજા તત્વ છે ને બીજા તત્વ હા એ દેખાય માટે ખરો જ્ઞેય તત્વ છે પણ કયો જ્ઞેય બીજા તત્વ પણ જે આ ખરો જ્ઞેય તત્વ સ્વરૂપે જે કહો છો એટલે પાંચ તત્વો છે બીજા હા કેતન સિવાયના હા ચેતન સિવાય બીજા બરાબર છે એ દિગ્નેશ તરીકે દેખાય ત્યારે ચેલું આવ્યું કહેવાય કેવું ના એ જ્ઞેય તરીકે દેખાય જયારે એ દેખાય નહીં કેવું ના હોય ને દેખાય નહીં મને દેખાતો નહીં એટલે તારે છેલ્લું કહેવાય હા એ તો બરાબર છે લાસ્ટ હા એબ્સોલ્યુટ એબ્સોલ્યુટ અવસ્થાની વાત હા એબ્સોલ્યુટ તો જ્ઞાન કેવું જ્ઞાન થયું તો આથી જ થયો હા એ પેલો દેખાય તારે ત્યારે એક જ્ઞાન કેટલું આવ્યું કે હવે આ જ્ઞાતા ભાવ ગુણી ભાવે દેખાય આ જ્ઞાતા ભાવ ગુણી ભાવે દેખાય એટલે પોતાની આ શુદ્ધાત્માનો જે પર્યાય છે એ પર્યાય ની વાત કરી પર્યાય એ જ્ઞાન સ્વરૂપે દેખાય પર્યાય પોતે અને પોતે પછી જો દ્રવ્ય સ્વરૂપમાં બેસે દ્રવ્ય સ્વરૂપમાંથી જોવા કરીએ પરિવાર વગર એવું બને પર્યાય છે ને હા પણ એટલે પર્યાય ને દ્વેષ શકાય પર્યાય તો ઉભા થાય ને હા આ નીતિ સ્વભાવમાં ક્યારે થાય કે દર્શન હોય તો દર્શન હા બરાબર છે પણ એટલે કામા નહીં ભાવે હા પરિ પરની સ્વભાવમાં રહેતું હોય અને જ્ઞેય એ જ્ઞાતા ભાવે જે પોતાની પોતાની જે નાના નાનાકાર થવા માટે જે અવસ્થા થઈ એ અવસ્થાને દ્વેષ સ્વરૂપે જુએ એમ જ કહેવા માંગુ છું ને નાનાકાર પામતી અવસ્થા પોતાના પોતાના દ્રવ્યમાંથી પોતાના સ્વરૂપમાંથી જે અવસ્થા ઊભી થઈ એ અવસ્થાને દ્વેષ સ્વરૂપે જોવાની એમ કહેવા માંગો છો ને એ મૂળ આત્મા મૂળાત્મા મૂળાત્માની વાત છે ને આખી તત્વ સ્વરૂપની બરોબર તો પછી છે છેલ્લી એક દ્રવ્ય તરફ દ્રષ્ટિ છે પોતાના મૂળ પોતાના મૂળ સ્વરૂપના જે દ્રવ્ય છે એના તરફ દ્રષ્ટિ છે તો જ આ જ્ઞેય સ્વરૂપે દેખાય ને અવસ્થા અવસ્થા પોતાની જે પર્યાય અવસ્થા છે શુદ્ધાત્માની પર્યાય અવસ્થા એને શુદ્ધાત્માની પર્યાય અવસ્થાને જ્ઞેય સ્વરૂપે જોવાની એટલે પોતાના દ્રવ્ય સ્વરૂપમાં જ વ્યક્તિ બેસાડવાની તો દેખાય ને સામાન્ય ભાવ સામાન્ય હા સામાન્ય ભાવની વાત કરું છું સામાન્ય ભાવ દર્શન એટલે દર્શન આત્મા હોય હા બરાબર છે એટલે પોતાના આત્મામાં સમાવેશ પામી હા બરાબર અને આ આ પછીનું છે આ આ જે આ જે તમે લખ્યું છે પાંચ તત્વો બાકીના એટલે એ તત્વ સ્વરૂપે ગણાય એ વખતે આ છેલ્લી અવસ્થામાં તત્વ સ્વરૂપે ગણાવવા જોઈએ હવે બાકીના પાંચ તત્વો એ તો તત્વ સ્વરૂપે હા એ એટલે એ દર્શન દર્શનના આધારે તમે ના દર્શન કેવું જ્ઞાન જ હોય છે એટલે સંપૂર્ણ અવસ્થા હોય ગઈ છેલ્લી એ દેખાય નહીં દર્શન ના દેખાય દેખાય નહીં બરાબર કેવું ના થાય દેખાય આપણું સ્વરૂપ જ્યાં સુધી અશક્તિ લાગે ત્યાં સુધી આપણું સ્વરૂપ ન હોય એને આવે આપણે કઈ પણ દુઃખ પડે એ આપણું સ્વરૂપ શક્તિ લાગે એક ભાઈ ચાર પાંચ દાડો કહેતા હતા હા રાઈટ બાજુ રિહાઈશ કે છે લીધેલું જ લીધેલું છે રિહાય છે તે એને જોનારો કોણ તું નહીં રિહાય છે તે જુએ છે કોણ જુએ છે અમદામાં જે રિસાય છે તે જુએ છે તું નહીં એટલે તાર ગણું રિહાય જોઈ રહ્યો છે જે રિહાય હોય તે રિહાય રિઝાયલાન જુએ આત્મા આત્મા ને જુએ આત્મા બીજી બીજા અવસ્થા ને જુએ જ નહીં આત્મા બીજી અવસ્થા ને જુએ જ નહીં આત્મા આત્મા એટલે આ બધું રિહા હોય તો રિહા ને જુએ ચીડેલો હોય તો ચીડેલો જુએ તો એટલે આ એ ભાઈ એને કહ્યું મેં આ રિહાય ભાઈ નથી તું રિહાય તું હા ભાઈ તો રિહાય એને એ એને આત્મા ને ભાઈ છે તેને તું કરી રહ્યો પાછો એ તારો આત્મા નહીં આ રિહાય છે તે રિહાય રિહાય ઉપર રિહાય છે એ બઈ કોની રિહાય છે સોલ્યુશન આવે ને સોલ્યુશન કેમ આવે રિહાયા કરે કોઈ ગાળો પડ્યા કરે અને તે એમ જ આત્મા બધા પર્યાય જુદો જુદો આત્મા આમાં કોઈ જગ્યાએ છે આ બધું થઈ ગયું છે શેના આધારે કર્માધીનથી થયું એના કર્મ બધા કર્મ ફળ મળ્યા કરે તેમાં શું લેવા દેવા આપણે અવનો કર્મ હોય તેમાં આપણે શું લેવા એવી રીતે આ છે જો આત્મા પ્રાપ્ત કરો એટલે આત્મા જુઓ બીજું ગુરુવાર જેવું નથી બોલ્યા તું આપણી ભૂલ છે એમ કરીને ચીવનભાઈ કે ચીવનભાઈ હજુ પાંચરા વહન કરે કેટલા હતા એમને એવું કરશે આડા ચીવનભાઈ પછી ડિપ્રેશન થઈ ગયા હોય તારા જોઈને સાબરદારી કરે અને દાદા ચીમનભાઈ ને આજ સુધી જે વણનારા લોકો હતા અને આપણે કોઈ નવો વણનારો નીકળ્યો ચીમનભાઈ ને આજ સુધી વણનારા બહાર ના હતા બધા અને આ તો દાદા અલૌકિક નીકળ્યો વણનારો વણતા હતા આવા પોતાનું વળવાનું પોતાનું બધા બધું બહારના આપડે વળીએ જ નહીં ને આપણે વળીએ કે આપણા જીવન આપણે વળે આપણા જીવન હવે આપણે પોતાને વળે નિવેડો લાગવો છે અને ન્યાયથી કુદરતના ન્યાયથી ન્યાયથી ન્યાયમાં જરાય ભેદભાવ ન હોવો જોઈએ ન્યાય લેવા કોર્ટે તો લ્યો એક રહી જેટલું ફેરફાર ના થાય ન્યાયમાં જે થઈ રહ્યું છે એવું જો જાણે જે બની રહ્યું તે જ સાચું છે એવું જાણે તો ન્યાય એક રહી ભેદભાવ નથી અને બન્યું આ ન્યાય છે જોયું કે આ કોર્ટ ઓફ હોય વકીલો હોય કોર્ટ ઓફ હોય અન્યાય લાગ્યું તો અન્યાય લાગ્યું તો એ કલ્પના કરીને અન્ય ખોડવા બન્યું એ ન્યાય પિતાની બાજુ સહાય કરે આપણા હિસાબ હોય તે જ શકે આત્મા ના આપવાના જે રિસાળ હોય રિસાળ હોય તે એ વિષ્ણુ જુએ ઈલાજ કરે તો રિટાયર કેમ કરો બધી ને ઈચ્છા વગર ચાલતું ચોપડા इनके भी तो पूरा चौकड़ा चाले तो यही करता है यहीं तो पूरा કુદરત નો દાદા ન્યાય છે તો માણસ રાતે સુઈ રહે છે है કુદરત નો એવો ન્યાય ઉપર એને વિશ્વાસ છે કે આ ન્યાયમાં કોઈ ફેરફાર થવાનો નથી માટે તે સુઈ રહે છે હવે આનો આ ન્યાયમાં કોઈ ફેરફાર થવાનો નથી એવી એને શ્રદ્ધા છે એ તો એને સુઈ રહે છે નહી તો તેને લાગે કઈ થાય તો ઊંઘે જ નહીં દુઃખ જે આપણું એ નહીં આપણી અંત અંત બધી ઉભી થઈ અંત એટલે નિવેડો લઈ નાખો તો આ નો આવું હતું છે આપણે આપણે ક્યારે આવું બફારો હતો છે જયારે બફારો આવે તો આપણો નહીં મને તું કયું નુકસાન ગયું તે કોણ કરે પછી એના મને માન આપીને હવાનું દૂધ એ બધું કહ્યું ને એટલે ખરીદારી રહે હું એ ખોટ આપડે હાથમાં આપડે આવું ના જ્યાં નથી કારણ કે આ ધ્યાન ની અંદર આ રિસાય પેલા પિતરીઓ રિસાય છે પિતરી બધા જાણે છે કે હવે જો આપણે નહીં મનાઈએ તો પેલો ભણવા ચાલે જશે સંદેશા મોકલે છે દાદા સંદેશા મોકલે છે તમે અમને મનાવો આવો અમે માની જઈશું દાદા પૂતગલે આત્માથી માટે આવું થાય છે કે પૂતગલે પછી મની જાય છે એને અનુભવ થયેલો છે કે ગાડીઓ પાડી જશે ભગવાન રહી જાય હા જગત ચાલ્યા કરે તું તારી જાતે હારી ગયા મારા તો હવા તો જોયું એ બધું કહ્યું કે ઈજા પેદા કરે ત્યાં રિહર્સલ આપણી સામે કોઈ દિશાય આપણી આપણી સાથે કોઈ દિશાય તો એના પ્રત્યે આપ કેવી રીતે રાખો બિલકુલ મિત્રાત્મક આપ મિત્રાત્મક રાખો ખેંચે જ નહીં આપણને એમ લાગે મનાવત વાપરું થાય છે બિલકુલ બન્યું મનાવતી ભીગું છે તો એકા શબ્દમાં કહીએ તો બે નિરાશ તો દાદા એવું ખરું કે વિશાળ માણસ હોય તેને સામેથી જો પ્રોત્સાહન ના મળે તો એની રીત આપવા થોડી પડે પ્રોત્સાહન થાય પ્રોત્સાહન જાય છે વ્યવહારમાં કોઈ વિષય હોય તો એને બધા મનાવવા માટે વાજા જાય છે એટલે બધા થાય થાય હા વિચાર કરતી છોકરો ધનવાદ વિતરણતા આવે તો હાથ ધરવો ના આવે તો એવું ના આવે તો આવે તો હાથ ધરવો અરે એ કરે કઈ પછી કશું કરે આપણે જોવા નહીં આપડે એ કશું કરે ત્યારે કરવાનું નહીં નોંધ કરવાની નોંધ કરવાની મોટી વસ્તુ કરે